અવતાર સુખ લીધું એ તો એના કરતા સ્ત્રી સારી એકદમ વડે કરી પામી એટલે વૈરાગ પણ આની પર આવે ને વૈરાગ આવે ઊંઘો પણ કેનારું ના મળે હું તો ખુશી થઈ જાય એ દેવી ના તો ગોરીઓ લઈ આવે તેનો વધુ નથી પણ આ હું શું છે જાણું શું કહ્યું એક વસ્તુને પ્રેમથી જોવું અને એક વસ્તુને અભાવથી જોવું કેવું આવે છે ફરી બહુ અભાવથી એનું જ્ઞાન ફેર કરી નાખે કેટલો દિવસ ઊંઘની વાત કરી પછી ઘણા આપણા મોટા મોટા મહાત્મા ખ્યાલ વાત અમને તો હારી ઈસ્ત્રી તો વડે ખરી સમજાય એ કોઈ પૈસા ખાવું આ શું શિયા કારણ થાય દીપકભાઈ પૂછે છે કે ઘસઘસાટ ઊંઘ આવે એક ધરી એનું શું કારણ ઘસઘસાટ ઊંઘ આવે એક ઘસઘસાટ ઊંઘ આવે એક ધરી આવે એનું શું કારણ પ્રકૃતિ હા મેં ખાવાનું સરસ મળ્યું અમે એક દર ના ખાય છે તો ના ઓછી આવે ખાવાનું દારૂ થી જાય દારૂ ના ના કાળે બોલે હોય તો પાછું બોલે પાડી કોઈ ગયો હોય ને તે કંટાળે શાંતિ થશે ત્યારે ખુશી નાખને તમને સ્ત્રી પછી મારેલું માર માર જ કર્યું છે તમે હું જાણું જાણે ભગવાન જ નથી ને તમારા તમારા છોકરાને પેલો સંસ્કાર આપવા જીવ ના મળાય કતરી કતરી મારે એટલે પછી કયું પ્રતિમા કરે પ્રતિમા શરૂ કરે છે ને નહીં લોકોની દુકાન લોટાતી લાગે છે ને કેવું આ બધું કેવું ભાન છોકરાઓ થતા આ જીવો માયા નહીં બુદ્ધિ ની મારે બુદ્ધિ થી મારે ઓછી બુદ્ધિ જાય ઓછી વધારે ના મારે બુદ્ધિ વધે જેની હિંસા વધારે અહિંસા વધારે બુદ્ધિ વધારે હિંસક જેવી બુદ્ધિ જ ના થાય આપણું ગુણ ના આધારે ચાલવાનું પાપ ના આધારે બગડાવી દે બસ એમાં હું ગુનેગાર જ નથી ને પોતે ગુણ પાપ ના આધારે ચાલ્યા કરે અને એક હું કરાવું એટલું હું કરાવું એટલું બરાબર હવે લઈ નથી લીધું લઈ ને ગાડી લઈ તો આપી એ તો આપણે આપણે એને ના સાથે દુઃખ છે આપણે એ તો હોય ને સારી કોઈ ના હોય સર્જાય ના હોય કે શું આપણે નહીં પછી ઇન્કમ ટેક્સ ના બતાવવા હોય કોઈ ટિકિટા પૈસા ના હોય તો કોઈ મારી ડિપોઝિટ કાકા કાકા જાવ તેર ચાર પંચ્યાસી સાલ વડોદરા પોતાના ઘરમાં રહ્યું એટલે પછી એવા ગૌરમેશ શું કરે છે જે એટલે ગૌરમેશ નું ઉદય કર્મ શું કરે છે હજુ આ કરવું તો પછી ગૌરમેશ ડાયનું જુએ અને આપણે એક્સેપ્ટ કરીએ એવું થાય શું થાય ટાઈમ મળે તો આવું બહારથી લોકો કાઢી ગયેલા ઘેર ગયા તો એને ઝઘડા પડ્યા દારૂ ઘર કે કે ટાઈમ વગર લાભ ના લેજે આ તો દવા રહેશે સારું સંયમ કોઈને દુઃખ ના થાય એવું જોઈએ ભાવ તો ખરો ભાવ ખરો ગરમીથી થઈ જાય તો પછી આપણે પતી દુઃખ કેમ કરાય દુઃખ કરીને આપણે કેમ કરાય છૂટી ના થઈ છૂટી ના થઈ હા આ બધા દુઃખ આપણે ઇન્વાઇટ કરેલા દુઃખ હતું બધા જીવ માત્ર પહોંચી જાય એવું અવલોક લાગ્યા છે આપડે કોઈ જીતું ના પેટ બોલી જાય તમને લાગે રૂટીન માં બોલતા હશે હે રૂટીન એ જ એ મુશ્કેલી છે બોલેલું બોલો અને ભય ના કારણ કે વખતે બધા મન વચન કારણ દૂર રહેવું યથાર્થ જાગૃત બોલી બોલે ને છેદ પહોંચી જાય જી વાતરે પહોંચે એવું શું ત્યારે અને અઠવાડિયે ઉદાડે તો બોલે તો બધું તો વધે છે કઈ બાળક ધ્યાન કરાવ બોલે દાદા આપણે આપે જે બધી પડીકીઓ આપી છે એક પણ કેન્સલ કરવા જેવી નથી કેવું જબરદસ્ત છે કેન્સલ કરવા કેન્સલ કરવા માટે આપી નથી આ ભોગમાં મુક્તિ થઈ જાય અને આત્મા આવી જાય કોઈને કેટલી માટે દુઃખ ના થાય એવું જાગૃતિ પૂર્વક એટલે કેવી રીતનું આપ કહો કે આ જે ચાર છેલ્લી ચાર છેલ્લા વાક્યો છે તે યથાર્થ જાગૃતિ પૂર્વક બોલવા જોઈએ તો યથાર્થ જાગૃતિ એ શું યથાર્થ જાગૃતિ એટલે શું જાગૃત એટલે શું જે માણસ અહીં એક એક્ટિવા ઉડી બોલે તો બોલી જાય ને અને ઘરથી એક ઉડી બોલે તો ninety nine ninety eight ninety seven અને આખી વિધિમાં એ રીતનો નિરંતર ઉપયોગ રહેવો જોઈએ જાગૃતિ રહેવી છે આ પોપા બાજુ આવ્યું અને બીજું ના થાય ચાર લાખ તો કરી બીજી માટે પહોંચી તો જાય એક્સેપ્ટ થઈ જાય હલો બોલીએ નહીં પણ અમારું એ જ ડાયરેક્ટ સભ્ય સ્વરૂપે પાછા દર્શન પહોંચે દર્શન પાસે અક્ષર સ્વરૂપે પહોંચે હા ભગવત તો શુદ્ધાત્મા ને તત્વ બધું એક્ઝેક્ટનેસ ના આવી બધા પહોંચી જાય અને ફળ આપણને મળી જાય બસ તો દ્રષ્ટિથી જોયું કે દ્રષ્ટિ આપણી ખીલી ને એમને જોયું આપણે એમને લાભ થયો અનેક ગણે તો આપણને લાભ થાય એમને લાભ કરતા હંમેશા હંમેશા માટે લાભ પોતાનો લાભ હોય જ અને પાકાર માટે કઈ પણ નુકસાન એ પોતાનું નુકસાન હોય આ કુદરત નપાય દો અને આ વાત તો તમે બધા આપણે જાણી બાપજી બધી પહેલે જ જોણે ચિંતક પ્રતિષેધ હતા ના ગમે ને હા પૈસા કાંઈ થયું જાગૃતિ રહેતી છે કમ્પ્લેટ કે ઉઠો કરતો છે કમ્પ્લેટ જાગૃતિ <laughs> કેવી છે જાગૃતિ બિલકુલ આ શું વાત એની જાગૃતિ આપ કહો છો કે અમને આમાં જાગૃતિ ના હોય આપ કહો છો કે આમાં અમારે જાગૃતિ ના હોય પણ ફીટ નથી થતું કારણ કે જ્ઞાન છે એટલે બધી વસ્તુ એના લગ્ન હોય પણ એમાં ઉપેક્ષતા હોય હા રુચિ ના હોય હા રુચિ ના હોય બધું મોર ના હોય કારણ કે આત્માનું એટલું બધું દર્શન છે એટલે ખબર એ ના કરે ને રુચિ હોય ને ત્યાં આત્માનું ના હોય ના કામની વાતો કરીએ બધું બધું કરીએ શું ચિંતા ચિંતા કોઈ જાગૃતિ રાખીએ તો રૂચિ નથી કે ધીરજ હંમેશા ઉડી જાય ધીરજ ઉડી જાય હા ના ઉડે એ દેખાડું ચિંતા ચિંતા દેખાડું હા લગ છે આવ્યો તો ચિંતા છે તો મારું એ મારા હાથે કઈક આવી જાય તો બધા આપી દે લોટરી વગર બહુ ભાવ છે છું ચોંટવા જેવું ઉપલબ્ધ રહ્યું બધું કરી ના આવો પ્રથમ મારો ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો બીજો એક એવો તેની વાતો કેટલા માટે કહ્યું જ્ઞાની ગુરુ તમારા તમારા આત્મા કદીકમાં સ્પષ્ટતા ના આવે આપણે ત્યાં સાધારણ અનુભવ થાય શું કહ્યું ગરીબમાં અનુભવ ના થાય નહીં તો આપણે અનુભવ રહ્યા કરતો હોય તે તે બધું પછી એમ ગણાય છે મોટો લાભ તો એ થાય છે કે આ રોકડ્યું છે એટલે અહીંયા આપણી પાસે રોકડ્યું છે એ મોટો લાભ છે એ તો ખરું પણ દાદા એક્ઝેક્ટ છે પોલ નથી સિદ્ધાંત છે સિદ્ધાંત મળે બધા લોકો મેરેજ આવે બોલે તો મળી જાય પછી બહુ જાગૃતિ આ જંતુ લખી જાગૃતિ આવું છે દ્રષ્ટિ વિમુખ થઈ જાય છે પોતાની દ્રષ્ટિથી બહાર જ જતા હોય છે દ્રષ્ટિ વિમુખ થઈ જાય છે વિમુખ જ થઈ જાય તત ના હોય આ તો ઠીક છે પણ દવા પીવી પડે પીવી પડે ખોરાક આપતો બધા બહુ સુંદર લાગે બધા આપે ભગવાન બધું સચિદાન જવું જોડે પાંચ વર્ષ કાઢ્યા અમની જોડે દસ વર્ષ કાઢ્યા અમની જોડે આટલા કાઢ્યો કાઢ્યા બોલે છે ને ચાલો કાકા કાઢ્યા કામ કરીને ખર્ચી નાખવાનું જે સિલક છે સિલક ખર્ચી નાખવાની બસ અને કોઈ ગુજરાત અહીંયા આવે પ્રયત્ન કરી લે તું તો વ્યાચારી દાદા વાત દાદા શું કયું આ કાપો શું કહ્યું આપે સમજ જઈને આવ્યો છે તેઓ જે બધું પોતે છે ને હા આપડે જો હું જાણ દાદા કે બધા દાદા કરે તેના કરતા વધારે જીણતી હું કેટલી બાબતે જાઉં બીજી બેની આમ થોડું જોડે આ સિક્યુર કેટલું બધી ખાનગી છે આવી થોડી ગઈ પોતાની તે ખબર બોલતો કે એ રીતે નહીં તે નહીં કામ એમ કહે કે બનાવે છે સામે વાળા એવું થવું જોઈએ કે આ બનાવટ કરી અભિપ્રાય તૂટતો જ જાય તમારે છૂટી હશે જાય આપણું ફ્રેક્ચર પૂરેપૂરું ના થયું હોય તો આપણું કરવાની જરૂર નથી પેલું એ કઈ નાખ્યું પછી આપડે જયારે જયારે કરવું તો થઈ શકે જેને કરવું છે પોતાનું થાય જ્યાં સુધી એનું સામેનું આકર્ષણ છે એટલે પોતાનું પેલું ના થાય એવું હશે થાય જ સામે ગાળો પર તો થઈ ગયું આપડે ગયા થોડું ત્યાં સુધી સામાનું કેવી રીતે કરાય સામાનું ફ્રેક્ચર કેવી રીતે કરાય બધા હજાર વર્ષ આપણે રહીશું શું કરું મારું મન ગુજરાત છે બે ત્રણ જણ તારે છે બધાને લગન આપ્યા કે <laughs> <laughs> બીજા બધા પછી એવું છે આ તો કાગળ કરીને ગમતું નહીં કાગળ કાગળ બતાવો વધારે વગે છે આવડી જાય આ વાણિયા એક વાણિયા એવું મારતી હતી પેલો રેતી જાય બોલે બહુ મારે બાર જણા વાણીઓ મારે કોઈ ગાવાનું જોઈએ ને વાણીઓ ગાવ બોલે તે કેવું છે બોલાય બોલે મારી માને તારી માને તારી બારે મારી બાને પેલો પેલો લે નહીં અને મારે રોજ નામ દે અને ગાળો પડતો જાય પાકા બધા હા બિચારો બોલે સાયલેન્ટ ના હોય તો છૂટવાના રસ્તા હશે બધું છૂટી જવાના એક જ બાજુ છૂટું મેં તો કીધું રહ્યા હતા જેમને પૂર આવે એ બાજુ આવે કારણ કે આ બાજુ ભાગ્યા છે તો એ બાજુ ભાગ્યું ના હું એ ક્યાં પીડા પડું કર મેં તો કયું પણ એમની રાતે સામે વાળી ના છોડે તો કયું ના બધું ઉભું કરવાનું લાગશે જ લાગે છે રસ્તે બીજા બધું હા ગમે એવા ગ્લોબલ તમને જાય ગમે તેટલા ઉપાય કરીએ તો સામે વાળો કોઈ છોડે નહીં તો પછી બધું ચહેરા છોડી દે આપણી પણ હજારો ઉપાય હજારો ઉપાય પોતાની રુચિ જેવી જોઈએ ને પેલા જ્યાં સુધી પોતાની રુચિ ના ગઈ હોય ત્યાં ઉપાય જડે ના જાય તેને તો દરિયો છે ને તૈયાર આપણે કહ્યું ને પોતાનું પોતાની ચાહે પછી બી થઈ શકે પોતાની તો પોતાની ઈચ્છા છે કે મારા છોડ્યું છે હા તો પેલું પહેલું છોડે ત્યાર પછી આ છૂટે પેલું પોતાનું છોડે પછી વળે હા એ એ થાય વાંધો નહીં તો આમ આપણે જેવા પ્રયોગો બતાવ્યા એવો આપણે પ્રયોગ કરીએ પછી એનું એનાથી આપણે એની જોડે વેર તો બંધાય ને તો જ છૂટે ને આપણે બધા પ્રયોગો બતાવે છે પણ સારી વ્યક્તિ એનાથી વેર બાંધે તો વેર બંધાય તો વેર બંધાય ને સામી વ્યક્તિ સાથે આપણે બધે સોન બધે પછી આપડે પ્રતિક્રમણ કરીએ એટલે વેર પૂરી જાય પછી સમજથી આખું ઉડી શકે એવું નથી એટલે સમજથી આખું ઉડી શકે એવું નથી નેગેટિવ કઈ છૂટે જ નહીં એ તો ભમી છે તો સંગતિ જ્ઞાન લીધું ભાઈ દેવ ને તેમ શું તો છૂટી જાય જ્ઞાન છૂટે ક્લચમાં આવેલી છોકરે છોડે કોઈ પુરુષો જાણ્યા તો સ્ત્રીઓ ક્લાસમાં હોય છે સ્ત્રીઓ એમ જાણે કે આ બગીચો કરવું ક્લાસ સસ્તા બિચારા એનું પણ કપડ નું કારખાનું પડે એનું બિચારા કપડ આવડે નહીં भगवान के द्वारा आपांजन नहीं करना પડે બે છોડે નહીં સામેની વ્યક્તિ કોણ પણ મામા અંતરાય ભાઈ ને બે સોળે ને એટલે એમ કરી નાખીએ કઈ કઈ ત્યાં ગુંડાવી પડી કરી કરીશ पूछे तो एक अंदर खाने के थे बबू तो नहीं उसकी એ બધું. બગુચર બહુ છે હા એ છોકરી પૂછું બધી છોકરીઓ કે અમે કયો બરકત છે છોકરા બરકત જ ક્યાં બોળા ભલા કબડ તો આવડે કબડ કરે તો ઉઘામાં પડી જાય ખબર પડીએ નહીં એટલે બહુ મૂલ્ય છે એ દાદા મારું કોઈ કરો કરો અમે ક્યાં પડીએ છીએ શું કહેવાય નવું બંધ ના બંધાય નવું ઉભું ના થાય શું થયું નવું ખબર કેમ નહીં પડે નવું છે કે જૂનું છે એક નવું પેલું બંધારણ પેલું ખબર ના પડે કે ભાઈ બંધ નવો થયો છે વધતી ગઈ નહીં હા ખબર ના પડે નવી ફાઇલ ઉભી થાય એટલે આપણી કચાશ બધા બધું થઈ જાય મોટું મોટું મળી આવે ગયું જાય આપડે પાકા બહુ પાકા એના પછી સહેલો બહુ પાકો બહુ મૃત્યુ જેવો આત્મા આત્મા જ ના આવે વાહકાર મને ક્યારે કેટલું મને એમ ક્લિયર છે કેટલું સરસ તારે બંધન ક્લિયર છે ને હજી છે બંધન આમ ડાયરેક્ટ એટેચમેન્ટ કોઈની જોડે નથી હે ડાયરેક્ટ કોઈની જોડે એવું એટેચમેન્ટ નથી પણ આમ મન બહુ વગર છે નહીં એનો એ તો આપડે પોતાના તરફ ટોટલ એક તરફી એક તરફી એક તરફ રાતે બેસે તો બધું વેપાર હતો તો કોઈ નાખી બધા બોલીએ જ નહીં કઈ હિસાબ નહીં હોય એવું બોલીએ બધા બોલવાથી થઈ જાય વધારે હોય નીચે આપડે આપડે મોટા નથી આપડે મોટા એ તો ન્યુટ્રલ છે साहेब को सागर क्या गए તમે શું કહ્યું તમારા મનથી દિલથી બધા મનથી તો બધા કહો એટલે દિલથી તમે તો પદ્ધત છે કે બધા બધું તમારું કહો અને તમારી જાતને તમે શું કહો પેલું પેલું કોહલી શું કરે એટલે જેટલી અસર થાય એટલું ફળ થાય બીજી જે કેશ થાય જેટલું મેં વાપરો એટલું સાચું આ આપણે રાખવા જોઈએ આ જ્ઞાન નથી ને આ વિજ્ઞાન નથી અને આ જ્ઞાન નથી સહેજ પણ આપણે ભરાઈ ગયો છે પણ આપણે વાંચતા કોઈ જોડે ખબર રાખો તો શું થાય કોણ રાખવા પછી અમે જો શું બુદ્ધિ થતો ભગવાન વધવાની સુખ ને નભાવવું ને દુઃખ ને જડ ફેંકી દેવું દુઃખ ને શું કરવાનું જડ ફેંકી દેવાનું અને સુખમય તરકીબો નિરંતર કર્યા છે તરકીબો નિરંતર માની કુછ બુદ્ધિ વગર છે તો આપણે આ બુદ્ધિ માં સવાલ કોઈ ના સમજીએ ના સમજીએ સમજીએ ના સમજવું જ્યાં બુદ્ધિ એક કલાકમાં તો જે ના દે એ થઈ ગયું જે માગવા તમે મળ્યું માટે ભેદ ભેદ એ થતા હા સ્ત્રી એક માણસ મને કે ભાઈ નિરાંત ઉનાળસ મળશે એક બહુ સારું કે છે લોકો જોયું ને બધા કોઈ ઉનાળે બધું સારું કે છે સ્ત્રી કરતા હું મૂડી છે સ્ત્રી તો ગાળો દે તડકાવે કરી વૈરાગ હું વૈરાગ નહીં આવે પૂતગલી ચીજ છે આત્માની પૂત કરી પૂતગલી ચીજ રાખ્યા કરે એક કલાક ઊંઘ્યા નથી આપણે ઘણા ઊંઘાવાન થાય ને તો ઓળેલું હોય ને કચેરી નાખીએ જરા ચાર્યા વાદી નિરાત ઊંઘ્યા નથી આ તો સ્ત્રી કરતો ભૂલી ભૌગોલિક સુખ ત્યાં સુધી આત્મા સુધી બંધ અને આત્મા સુધી ઉપર શ્રદ્ધા જોઈ બેસે નહીં આ માટે મહિલા કોઈ હોય તો હોય થઈ જાય પછી કોઈ વરના છે ને હા હવે કોઈ વરના છે અને તો સ્ત્રીનું સુખ એ છે વૈરાગ આવશે વૈરાગ નહીં કોણ ભેગા ગયા જ્ઞાની જે તરીકે હતો ત્યાર તરફ ભૂલ તો કેવાની કેવડી મોટી ભૂલ કરી આપડે કેતા આપણે છે આપણે એમ નહીં કહેવાય આમ જ કરો એવું નહીં કહેતા એટલે કે જ્ઞાન રંગલ પાડીએ અને જ્ઞાન જ કામ કર્યા કરે એ જ્ઞાન તમને ફીટ થઈ ગયું એ કામ બહુ કર્યા છે શું કહ્યું જ્ઞાન જ કામ કરે તમારે બધું જ્ઞાન અમારું ફીટ થઈ ગયું હવે આ તો તારી બહુ ભયંકર ભૂલ થઈ આ જ્ઞાન જ સાચી છે એ નથી કામ કરતી જ્ઞાન કામ કરતી થઈ ગયા તમારે કઈ કરવું નહીં જ્ઞાન જ કામ કરે વિજ્ઞાન એવું છે દાદાનું એ જ્ઞાન જ કામ કર્યા કરે તમારે તમારે જેવા કરવું કેવું કેવું કામ કર્યું નહીં મજા આવતી જોવાની બહુ મજા આવતી દાદા તેના પ્યારા દાદા વિગન પ્યારા દાદા વિગત અને ન્યારા પ્યારા અને ન્યારા પ્યારા અને ન્યારા ન્યારા એટલે આવો પછી ક્યાં આવું બોલ બોલતા ભેટ ફેંકી દેવાની અને વધારવાની તરકીબો વાક્ય કેટલું બધું ઊંચું થાય ત્યાં માણસ ને સાચકા છોડ નાખે શું છે તરકીબો કરે તરકીબો તરકીબો કરે કામ કરવું એ જ્ઞાની ગુરુ જગ્યા કરેલું હોય કે પોતે પોતે પોતાને માટે જીતા નથી માટે પોતાના માટે જીતા નથી માટે તમારા માટે તમારા પૂછી શકે કોઈ થાય કોઈ થાય બધો ડગો છે બધા કહ્યું તમારા જેવા સગા કોઈ મળ્યા નથી આવા આવા સગા વાળા મળ્યા જ કરજો એવું કેવું મળે શું કેવું વ્યવહાર જો ખોરાક મીઠો કપટ વગર નો મીઠો હા કશું કપટ નહીં કપટ નહીં એની પાસે દુરુપયોગ કરી છે હા બોલે પૂરા મૂકવા જેવું છે બહુ કેટલું કહ્યું થોડું પૂરા મૂકાશે ને લોકો નથી મૂકવા તેનો મૂકી જવાનો અને મુંબઈમાં કેટલા જણ મૂકાઈ ગયા કુએ નદી બધે હાથે ફરે છે ને હાથે ફરે કુએ નહીં તો તેની શું નીકળી ગયેલા મેં જોયા હવે એમ કરે છે તો તો લાતા એક વગર લાતા એ પૂરો વિશ્વાસ કેવું હું પોતાના સ્વરૂપ મારે પૂરો વિશ્વાસ શેના માટે આવે જેવું કરતી હા આના આવીને અભ્યાસ આરોપી છે એટલે આ બધી આશાઓ નથી અને એક બાજુ સુરાસન કરવું મારી બધા નક્કી કર્યું છે અને ઘરમાં બધા કે જોયું કર્યું છે એવું વ્યવહાર રીતે નીચે કેટલા જેવું છે વ્યવહારથી પછી એવું ગમ્યું છે રહ્યા હતા આવી ગયા કરી થયું એ કેટલી બધી જગ્યા